તેને લીધે આ પરિસ્થિતિ થતી હોય દાદા પ્રાકૃતિક જ્ઞાન અને અપ્રાકૃતિક આ બે છે એમાં અપ્રાકૃતિક જે આપણે જઈએ છે એને લીધે બધું ઊંધું થતું દેખાય છે આપણને તમે રાતે ઊંઘી જાવ ખરા શક્તિ તમારી ઊંઘવાની સ્થિતિ તમને છે ઉઠવાની શક્તિ છે તમારે કઈ શક્તિ છે કહો મને ઉઠીએ છો ઉઠીએ છીએ ઉઠીએ છીએ ઉઠી જવાય છે ઉઠી જવાય છે સંજોગાદી કઈ શક્તિ છે એ કોણ બનાવે તમે ગણિતના પ્રભત છો તમે સારી રીતે વાતચીત કરી શકો કઈ શક્તિ છે જે તમે કરી શકો છો વડોદરા અહીં આવ્યા તો તમે તમે આવ્યા તમારી શક્તિ થી આત્મશક્તિ આત્મશક્તિ થી આત્મશક્તિ થી આયા આત્મશક્તિ કે આત્મામાં શક્તિ જ નથી આત્મા તો અનંત શક્તિ વાળો પણ આવી શક્તિ નથી હાડા કરવાની એ બીજી બીજી શક્તિના આધારે ચાલે ગતિ સહાયક નામનું તત્વ છે તેના આધારે બધું ગતિ થાય છે સ્થિતિ સહાયક નામનું તત્વ છે સ્થિતિ કરે છે તમારી કઈ શક્તિના આધારે તમારું ગાડું ચાલે છે કહો તમે એ તો તમને હેલ્પ કરે છે પણ તમારું કઈ છે શક્તિ ચાલ્યા કરે છે આ પગાર તમે લાવો છો અરે માં ભણાવો તમે તમે ભણાવો છો કોણ તો પછી કોણ ભણાવે ના ભણાવ તો કોણ ભણાવે આપ ગણિત ના નથી આયા ના એનો રિપોર્ટ આવ્યો છે માથું દુખે છે દેવાતું નથી તે પણ પૂછે માથું આવતું હતું કે પોતે આવતા હતા માથું આવતું તમે નહી તો બાપ પગ દુખે છે ને એ જવાય એવું નથી પગ પગ જતા હતા તમે જતા હતા વાત કરો કરો હજુ માથું દુખતું હોય પગ દુખતા હોય અને તમે જઈ ના શકો તો પગ જતા હતા એમ કહીએ આપણે કે તમે જતા હતા ધંધા હંમેશા સ્વતંત્ર હોય એનો કોઈ બીજે કોઈની હેલ્પ ના જોઈએ અને બીજા કોઈને હેલ્પ વાળો જતો નથી પોતે જય મને ચાર સામાયિક કરી કાલે ચાર કેમ કરી એમાં કેમ બહુ પૂછતી જાઉં છું મારી જોડવા છે બે જ થાય છે મારી પાસે શું આ છે આપણે હમણાં સમજીએ કે અમે હરિભાઈ છે એનાથી બે ને ચાર કરી અહંકાર ને પછી બે ચાર દાડા પછી આપણે જઈએ આજ મહારાજ કેટલી સામાયિક કરી આ બતાડે જેમ મહારાજ આ બતાડ બધા કરો આ ભૂકે છે એટલે ચીજ કરું તમે પગે કરી હતી તમે કરી હતી એમ કોને ને આ ઇગોઇઝમ છે બધું જ્યાં સંજોગો ભેગા થઈને કાર્ય થાય એ પોતે કરી શકતો નથી પોતે કરે છે ત્યાં સંયોગોની જરૂર નથી આ તો બધા સંજોગો ભેગા થાય એ ચૂવો ભેગું થઈ ગયું અને પાણી થઈ ગયું એટલે આ કે મેં કહ્યું કે નહીં તો આપણે એ કરતો હોય પાણી મેં કર તો આપણે કે હવે એચ ટુઓ મારી પાસે નથી વન એચ અને ઓ છે વન તું કરી આ ના થાય આત્મહત્યા કરતા જ નથી કઈ કાયદેસર હોવું છે ને વૈજ્ઞાનિક શક્તિ હોવું છે ગપ્પો ચાલે ને અને આ તો પઝલ થયેલું છે ઇટસેલ પઝલ અને ત્યાં શાસ્ત્ર ની વાત નહીં બોલતો જોઈને બોલું છું પઝલ કેવી થયું તે મને દેખાય છે એક ફરા આવજો આપણે તમારે દવા કરી નાખીએ પણ જે દર ખર્ચીનું છે તે ભણી રહ્યો હોય અને ની કિંમત આટલી હોય છે મશીનોની કિંમત તમે વધારી નાખી માણસની ભલે બરોબર છે પણ મશીનો વધારી નાખી છે જો ઘરના માર્યા તો દાદા એક કવિએ કહ્યું છે કે લોહી સસ્તું છે લોહી સસ્તું છે સસ્તું છે <laughs> બીજું બધું બીજું બધું માગું માણસ એકલા સસ્તા થઈ ગયા તમારે એક એક પણ બદલાય છે હે એક એક પણ બદલાય ભગવાને કહેલો ધર્મ અત્યારે સીધે એડજસ્ટ થાય તે દાડે કહ્યું દયા રાખો શાંતિ રાખો ક્ષમતા રાખો અત્યારે આ લોકો ખ્યાલ બીજા સી રીતે રહ્યા રાખે શાંતિ ક્ષમતા સી રીતે રાખે પુસ્તકો ઉપર અભરી પર મૂકી દીધો આ રહેત થતા નથી પુસ્તક આ કાળના હિસાબે બધું દાદા જે જ્ઞાન છે જ્ઞાન છે જ્ઞાન અનુભવીઓ પાસે પુસ્તકોમાં થોડું ઘણું રહ્યું છે વ્યવહારિક નથી પણ એ હવે છે ને તમે આપ જેમ કહો છો ને અભરાઈ પર મુકાઈ ગયું છે મુકાઈ જ ગયું છે એને બદલે હવે ફોટા આવ્યા છે ફોટા તેનું શું કરે મૂર્તિઓ આવવા માંડી છે હા મૂર્તિઓ બસ આ ગીતાની મૂર્તિ આ ગીતા માતા મૂર્તિ પછી આ ગીતા પુસ્તક ભૂલી જશે માતા રહી જશે ગાયત્રી માતાની મૂર્તિ મંત્ર રહી જશે અને મૂર્તિ રહી જશે બ્રહ્મા વિષ્ણુ મહેશ્વરની મૂર્તિ એનો અર્થ સમજાવવાનું ભૂલી જશે અને કયું કહી દે લોકોએ કઈ સસ્તું જ ખોરી કાઢી મૂળ ધર્મ ચાલ્યો ગયો તમે કોઈ ચિંતા થયેલી તમે કૃષ્ણ છે કે અને દાદા એ તો કૃષ્ણમ વંદે જગતગુરુ હા જગતગુરુ કયા છે એટલે પછી ચિંતા ના થાય હા અમે ચિંતા નહીં થતી તો પ્રશ્ન ભગવાન તો હોય છે આપણને દાદા ચિંતા તો હોતી નથી પણ બીજા આપણી ચિંતા કરે છે હા બીજા બીજા વગર કામ નથી તમે સૌથી મોટા તમે ખરું બધા પકડ્યા તમે છોડી દઈએ મારે પછી એમ ના કહી તમે જીતા અમે આ રહ્યા કહી દઈએ ત્યાર પાર આવવાનો અવાજ સુધી બોલીએ તો ના બા એ તો આપણે ચીટ થઈ જવાનું આપણે થઈ જવાનું દાદા આ તો વિચારોની આપ લે છે દાદા આમાં તો એવું છે મમત્વ નો સવાલ આવે તારે આ પરિસ્થિતિ થાય એ મમતા નો સવાલ થાય પછી બાકી ફરી ફરી ધોવાનું રહે કરે બસ એટલું જ છે લખો માં આવ્યો તો પછી શું કામ ડખો જ કરવો આપણે સમજમાં આવી ગયું પછી ડખો જ ક્યાં કરવાનો અહીંયા બીજી બીજી કલર લે પાઠનું જ્ઞાન જ કામ કરી શકે આજનું જ્ઞાન કામ કરી શકે ને કેમ બોલે શું બરાબર પછવાડનું જ્ઞાન યાદ આવે તો આગળના કામ કરી શકે પરિણામ પામે પરિણામ પામે તેથી જ્ઞાન વ્યવસ્થિત છે અને આજના જ્ઞાન પ્રમાણે બધું આપણે દ્રષ્ટિ રાખો બીજું બધું વ્યવસ્થિત છે પાર્થિક જ્ઞાન ફિલ્મિસ્તાન થઈ ગયું છે હા છતાં લોકો કદમ પુરસાદ કર્યું તમે સ્વાને પુરસાદ કહો એમ પડી ગઈ છે ફિલ્મ ભોગવતી વખતે પછી પુરસાદ થાય તે લોકોને ખબર નથી એ પોતાને છે એની મેં શું ભાવ છે એ પુરસાદ છે એ તો ખબર હશે હિન્દુસ્તાન તરી જાય એ કે નથી ઉઠાવાના અહીંયા જ રહેવા દેવાના કોણ કે મેં કહ્યું રાત્રે પેલા બેસવા માટે મૂકેલા ને બરોબર એટલા ડાયરેક્ટ હા પણ ઘૂંચવાડ ઉભો કર્યો નીકળી જવો જોઈએ અને રાગ વાળા જ નીકળી જવા જોઈએ શું કહ્યું જોવાના ચારિત્ર શું નીકળે બધું નીકળે રાગ દ્વેષ નો પરિણામ વાળો ચીડ વાળો દ્વેષ વાળો રાગ વાળો માલ નીકળે એને આપણે જોયા કરવાનું દ્વેષ વાળો માલ નીકળે તો આપણે હલ્યું છીએ ચાલે ને કોઈ કે મને ગામડે નહીં ફાવે એ હજુ આગળ ફરી ફરી નિકાલ કરવો પડશે <laughs> અત્યારે આવ્યું ઉકેલ લઈને તમને કેમ લાગે પેડલ ગામડે ફાવે પોતાનું ગામડે છે તમે તો પુના મરે ચાલે એ પછી એને અસર છે ના જોઈએ નાના ગામના મોટા માણસ હોય તેને કઈ ચાલી દેવું છે કે તમારા હોમો બેસીને આવું છે કે હોમો બેસી જઈએ ચાલીને સાચું કરે શું તમે શું કહો ના ચાલી જવું કારણ બેઠા ખબર અમે તો ગાળો બેઠેલા અમારે કોઈ બાકી નહીં રહેલું તે નિકાલ લાવો છે ને ના હોય અવરું આવ્યું હોય ને તો નિકાલ લઈ ના ગમતું આવ્યું છે ના ગમતું નું પરિણામ અને ગમતા નો પરિણામ બે જાત નું પરિણામ છે તે ચારિત્રમ છે ચાલો આવો કરીએ ચારિત્રમો ની તો એ પૂછે છે કે ઉદય કર્મ કેમ નહીં એટલે મેં કીધું મેં કીધું દાદાજી એમ સમજાયું છે કે મહાત્માઓએ પોતાના દ્રવ્ય કર્મ ભાવ કર્મ નો કર્મ અર્પણ કરી દીધા છે ઉદય કર્મ ન રહ્યા આગું એ ચારિત્ર બહુ જ રહ્યો ખાલી પછી હું દાદાજી વિચારતો હતો કે જેને આપણે દ્રવ્ય કર્મ ભાવ કર્મ નો કર્મ સમર્પણ કર્યા કેવો થઈ ગયો એ કેવો થઈ ગયો અસલ થઈ ગયો પણ પોતે હજુ પેલે જૂની એ છે ને જૂના અભ્યાસ છે ને તે અભ્યાસ જતો નથી ને જલ્દી એટલે નહીં તો સહજ જ થઈ ગયો ને ભગવાન જ થઈ ગયો પણ એવું રહેતા વાળું છે ને ચારિત્ર મોહ નીકળે એટલે એવું રહેતા વાળું છે કેવી રીતે રહેવું જોઈએ કેવી રીતે રહેવું જોઈએ દાદા નગવા રે ઉપર છત્રી છત્રી લઈ લે આપી ગમો ગમો આપણે ચલાવી દઈએ કારણ કે બાકી છે ને તે સ્ટેપ થઈ જશે ગમણ ગમો ટ્રેક્ટર કારમાં બેહવાનું કે તમે કારમાં હોય શું કામ છે ગમે છે પણ એ ગમે છે એમ ચલાવી દેવાનું તો જોયું છતાં કોઈ બે વાર ના આવે કારમાં તો તો બે તેની ટ્રેનમાં ગમે ફીટ ના થયું ના ફીટ થયું બરાબર ફીટ થયું બરાબર તારે એવું શું કામ તેને ઉદય કર્મ અને ચારિત્ર એટલે શું એ પૂછવાનું પૂછવું તું મારે જે લીધું બરોબર એટલે બે માં તફાવત જેનો મોહ ગયેલો હોય તેને બીજું આખું જગત મોહ વાળું બધું ઉદય કર્મ ઉદય કર્મ એટલે શું ઉદય કર્મ એટલે શું કરેલો કર્મ પર સન્મુખ થયો તે પર આપણને સન્મુખ થાય એટલે મહાત્માઓને ગયા અવતારના ફળ આપવા આવે એનું નામ ચારિત્ર મોહ રાખ્યું મહાત્માઓને ગયા અવતારના જે ફળ આપવા આવે એને ચારિત્ર મોહ રાખ્યું ઉદય કર્મ ને બદલે મહાત્માઓને તો આવવાના ને ગયા અવતાર ના પણ એ ઉદય કરું હોય એ ચારિત્ર જેને મોહ હોય એને ઉદય કરતો મોહ ના હોય ત્યારે ઉદય કરતો ઉદય કરતો ગાય ભેંસ બધા ન થાય અને માણસ મહાત્મા ન હોય લાઈફ એડ કરજો ને અઢાર બેસ મને શું મહાત્મા મોહ દર્શન મોહ ગયો એટલે ચાર જણ મોહ થાય એનું ઉદય ના હોય ઘણી વખત અમે ઉદય કર્મા બહુ વખત સાંભળ્યું છે વાંભેલ ચાલે ને સમજવું પડે ગાયો ભેંસો મનુષ્ય બધાને ઉદયકર હોય સાધુ સંતો બધાને ફક્ત આપડા મહાત્મા ઉદયકર ના હોય શું ગમો છે તું મહેશ થઈ જવું તાર થાય તો કોનો ઉદય કરો ભાઈ મહેશ ને હા સુધાર્થમાં નથી સુધાર્થમાં તું મહેશ આપે કોઈ વખત કહ્યું કે ઉદય કર્મ કોક વખત આવે કે છે એ શું એ ગાડી રોજે ઉદય કર્મ ઘણા ઘણા નિર્દય મીટે થાય એવું કઈ ગાડી હતું તને વાતો યાદ ના રહેતી આવી મોટી મોટી વાતો ના તને વાતો યાદ ના રહેતી વાતો સમજી પૂછવાની ચડવું નહીં કરવું ઊંચો થયો તે સમજો દ્રવ્ય કર્મ ભાવ કર્મ નો કર્મ આપને સોંપી દીધા છે એનું મહત્વ હું આ પહેલી વાર સમજો સમજ્યા પછી સમજ્યા વખત બાકી રહેલું છું ને ના સમજો પહેલી વાર જ ચાલે છે તમે હોપ્યા ના હોય ને તો ભાવ કર્મ ચાલુ હોય અને કર્મ બધા એ આપનું કેવું સાચું પણ એની મહત્તા વાત છે બરોબર છે એ ઘેરમાં નહીં બેસી ભાવ કર્મ નથી એમ છે ખબર આપણને ભાવ કર્મ નથી આપણને કઈ કર્મ નથી પણ એ તો કોક ને મુખ મસ્તાન બેઠેલું અર્થ ચાલે પછી એવી સમજ ના પડે તમને નથી પડે એવું નહીં ભાગ્ય કોઈ માત્ર સમજતું એટલે કાલ તો કલ્યાણ થઈ ગયું આ વાત સમજાણી આ વાત સમજાણી એટલે કલ્યાણ થઈ ગયું દાદા આ વાત સમજાણી એટલે તો કલ્યાણ થઈ ગયું મોટું આ વાત સમજાય એટલે બધું ઉકેલ જાય ગયું એટલે સમજાય ને આ તો અક્રમ છે એટલે ચાર્યા કરે છે ના સમજે તો એ ચાલે માણસ છોકરો ચાલે પાણી લે આજે ખોટું વાપર મારા થવ્ય કર મારા ભાવ કર મારા નવ કર મારા ઉદય કર મારું મારું શરીર મન વચન કયા મારું એ બધું તમને સાંપી એટલે એ તો એ હું વિચાર કરતો હતો કે આ બધું કહીએ છીએ ખરા પણ કઈ દેતા તો છી જ નહીં સમજમાં બેસી તો આપે તો સમજ હજુ કેટલાય મહાત્મા નોકર ને સમજતા હા નોકર મોટા મોટા હા નોકર આગળ પર સમજી લે છે ને ત્યાં સુધી પૈસા એવું ચાર ગાડી ચલાવી દેવાનું એનો ફોન પડે છે બગડી જાય આધાર આધાર ચાલે દાદા આધાર ભાઈ પૂછે છે કે નો કર્મ એટલે શું કોણ નીતિ એ તો એ તો એ જોડે ને ગીરીશ જોડે જરા જોડે એ તો કહે છે તમને દાદા પૂછો કે છે એ તો કહે છે કે દાદા ને પૂછો કે પૂછવું હોય ના પૂછો એ વાત કરી પણ ભાવ કેમ કે જોડે કેટલા વ્યક્તિ આવે એ તો સ્ટુડન્ટ બહુ જ નહોતો કેટલા વર્ષ થયા એવું છે કે ભાવ નો અભાવ થાય છે તેથી જગત ને કર્મ બંધાય છે ભાવ ને અભાવ ભાવ થાય છે અભાવ થાય છે ભાવ એટલે રાગ અભાવ એટલે દેશ ભાવ એટલે ક્રોધ અને માન અને દેશ એટલે લોભ અને કપટ ને એના આધારે ભાવ ના ભાવ ના આધારે ભાવ કર્મ બંધાય છે એટલે લાઇક્સ અને ડિસલાઇક્સ ઉપર લાઇક્સ અને ડિસલાઇક્સ એ લાઇક અને ડિસલાઇક પછી રહ્યું આ ભાવ ભાવ કેવો કહેવાય અહંકાર સાથે હોય છે અહંકાર રહિત ભાવ ભાવ લાઇક ડિસલાઇક ડિસ્ચાર્જ લાઇક ને એટલે ભાવ ભાવ જે થાય છે લોકોને કોતો ભાવ થાય કોતો ભાવ બે માંથી એક થાય સીધું ના થાય એ રાગ દ્વેષ રાખો ક્રોધ એ ભાવ કર અને ભાવ કર પછી હું કરું છું એ કે શું હું કરું છું હું કરું છું એ ભાન જ ભાવ કરું છે હું કરું છું એ ભાન જ ભાવ કરું કરે છે બીજો અને હું કરું છું હું કરું છું અત્યાર સુધી એવું બોલતો ને હું કરું છું ના ભાવ પણ દ્રવ્ય કર્મ નવ કર્મ સમજાય તો અર્પણ કર્યું કર્મ માત્ર બધું અર્પણ થઈ ગયું જો એમને એનો એમનો પ્રશ્ન હતો નો કર્મ શું છે હા જેટલા માટે દેખાય પાંચ ઇન્દ્રિયો તે અનુભવમાં આવે છે ને સ્વ ઇન્દ્રિય મનથી બુદ્ધિથી ચિત્તથી અહંકારથી બધા લોકલ છે ભાવ કર્મ બાકી ન કરે ક્રોધમાન માયા લોક બાકી ને બીજા બધા અને ક્રોધમાન માયા લોક સ્થુલ છે નહીં સૂક્ષ્મ વસ્તુ છે સૂક્ષ્મ છે ગુસ્સો કરે છે ક્રોધ નથી ના અંદર છે અંદર છે અંદર છે આ તો બહાર તો પરિણામ છે પણ આ જેટલા બધા કર્મ દેખાય ને જગત તે નો કર્મ જ છે શું કે બરાબર જે દેખાય છે બધા નો કર્મ છે જેટલા દેખાય છે અનુભવાય છે જગત નો કર્મ પર દેહી રહ્યું થી નો કર્મ થાય છે ભાવકર્મ નું પરિણામ નો કર્મ અને નો કર્મ માંથી ભાવકર્મ ઉત્પન્ન થાય છે જો નો કર્મ માંથી ભાવ કર્મ ઉત્પન્ન થાય નો કર્મ માંથી ભાવ કર્મ જે ઉત્પન્ન થાય છે તે દ્રવ્ય કર્મ ગણાય છે નો કર્મ માંથી ભાવ કર્મ જે ઉત્પન્ન થાય છે તે દ્રવ્ય કર્મ અને દ્રવ્ય કર્મ થી ફરી ભાવ કર્મ એ રીતે સાયકલ આમ ચાલે બઉ ઊંડું છે કયા એ પ્રમાણે ચાલશે આપણે બહુ ઊંડો ના ઉઠી ચાલુ મને કોઈ બીજું ભૂલી જઈ પોચાટ ના ભૂલી જાય બહુ મોટું વિજ્ઞાન છે અક્રમ વિજ્ઞાન બહુ મોટું તરત પડાવનારું રોકડું નામ ઉધાર નહીં પછી તમે રોકડું બન્યું ખબર હપ્તા ભરભર કર્યા દર ચાર મંદિરોમાં હપ્તા ભરભર કર્યા અને ગુરુ પાસે કશું એનું એ ચિંતા જાય નહીં ક્રોધ માલ માયા લોભ જાય નહીં મતભેદ ઘટે નહીં અહંકાર કર્યા કરે મેં આમ જ્યાં આમ કર્યા તેમ કર્યા કટાવા કર્યા થતું નથી કોક દડા હોય એટલે પેલો જે માલ છે એ જ માલ લોકો ચલાવી લો બીજો ક્યાંથી લાવે માલ કરવા જાય ને તો પછી મોટી મોટી બેગ રહી જાય એના કરતા મોટી બેગ રહી ગઈ છે વિધિ કરવાના જોવા એટલે શું એક ફરો આપણે જોઈ લીધું કે આ દાબડીમાં હીરો છે ડાબડી ભાઈ દેખાય પછી વાંચી દીધી કાયમ પણ હીરો છે એટલો ખ્યાલ બને ને એન્ડ ઓફ જોવા તમે જોયું ને લટમાં રેમ ના રે સમજાયું તમને બીજું કઈ દેખાય નહીં વાંકે દેખાય નહીં લક્ષ્મણ રે એમાં ને આપણે ક્યારેક ગુનાની દાબડી હોય ત્યારે મેં હીરો આપણો મૂક્યો હોય પછી વાંચેલી હોય તો હજી લોકલ પૂછીએ કે શું છે ત્યાં હોના હોનું છે આ પછી આપણે કઈ ભાઈ જુગો રે ઊંઘાઈને એકલો દેખાડીએ કે જો ભાઈ હીરો છે આ પછી વાંચી દઈએ તો પછી એના લખમાં રહે હીરો છે સમજે ને તમે એટલે નિરાકાર નિરાકાર આપણે જોવાનું નહીં કશું હીરો છે લક્ષ્મણ રહ્યો છે મહી આ છે મને દેખાડ્યો હતો દાદાજીએ હવે ભાઈ ને અને મુખારને દેખાય છે તો બહુ ઉત્તમ છે એ વસ્તુ એના જેવું કોઈ નહીં હવે દ્રષ્ટિને દ્રષ્ટિ દ્રષ્ટાને જોયે ત્યારે બંને એક કેવી રીતે થાય દ્રષ્ટિ દ્રષ્ટાને જુએ એ કેવી રીતે થાય વાત કરો છો દાખલો શું રીતે કેવી વાત કે આપની ચર્મ ચક્ષુ થી આપને શુદ્ધાત્મા ને જોઈએ ને દાદા નું મુખારબિંદ અંદર જોઈએ તો એ જોનાર દ્રષ્ટિ છે શું કે છે આપણે ચર્મ ચક્ષુ થી દાદા નું મુખારબિંદ જોઈએ તે જોઈએ એ દ્રષ્ટિ છે તો એ દ્રષ્ટા કેવી રીતે બની જાય તો એ દ્રષ્ટા કેવી રીતે બની જાય આ દ્રષ્ટિ વાંચતી દેખાય ને એ તો દ્રષ્ટિ છે દ્રષ્ટા એટલે શું કે તમને કાલ પેલું દેખાયું ડાબડી માંથી એ દ્રષ્ટા કહેવાય આપણા ખ્યાલમાં રહે ને એ દ્રષ્ટા ખબર ને આ દ્રષ્ટા આત્માથી હોય આત્માથી નાતા દ્રષ્ટા આત્માથી હોય અને જ્ઞેય બાની વસ્તુ આ આંખે દેખાય છે એ નું જ્ઞેય છે શું છે અને જ્ઞાન નું જ્ઞેય વાંચ વગર દેખાય છે તમે સમજ ને વાંચ વગર દેખાય ને ઇન્દ્રિયો વગર એ જ્ઞાન નું જ્ઞેય કહેવાય સમજ ને વાંકે દેખાય વાંકે દેખાય દાદા દેખાય પણ પછી દાદા એ ના હોય અને જે દેખાય છે તે આપણે દ્રષ્ટા દ્રષ્ટિ નો કે દ્રષ્ટા અને દ્રશ્ય બરોબર ને અને દાદા હાજર ના હોય તો દેખાય છે કોણ જુદે દ્રષ્ટા તો ને જુએ છે કોણ એમ દ્રશ્ય ને દ્રશ્ય બરોબર ને દ્રષ્ટા દ્રશ્ય દાદા હાજર હોય ત્યારે માસથી દેખાય પણ દાદા હાજર હોય તો નિર્વિધ હાજર રહેશે ને એ દ્રષ્ટા દ્રશ્ય નું ખેલ છે નિધિધ્યાસન વખતે જે દાદા દેખાય એ દ્રશ્ય બની જાય કે દાદા દ્રશ્ય ને દાદા આમ શુદ્ધાત્મા આમ પ્રગટ જ્ઞાની તરીકે એ આપણા આત્મા કહેવાય જ્ઞાની તરીકે કારણ કે એમના કહેવા પ્રમાણે આપણે ચાલવાનું શું થયું હા એ પ્રમાણે જ્ઞાની તરીકે પ્રગટ આત્મા પણ આપણો શુદ્ધાત્મા તે સાચો એ એ નો આત્મા પણ જ્યાં સુધી પ્રગટ થયો નથી ત્યાં સુધી જ્ઞાની જ્ઞાનીના કહેવા પ્રમાણે ચાલે પ્રગટ થયા બધા જ્ઞાન માં તો સત્સંગ હારા આપડા લખનૌ છે અને હરુપી લખ હારીએ આપણે ડાબડીમાં હીરો દેખાડીએ તે રૂપી દેખાડ્યું પણ આપણે હરુપી નું લક્ષ બેહારીએ છીએ શેનું બેહાય છે નિરંતર નિરાકાર એનું લખમાં રહેવું છે કે આ અહીં આ છે દાદાજી એક ફેરો દેખાડી આ જેટલા આત્માઓ વધારે દેખે છે ને દાદા જેટલા પેકિંગ વધારે જોઈને મય લક્ષ બિહાડે એટલો વહેલો પીડ પડે વહેલો ફેર પડે છે એટલો શુદ્ધાત્મા નો દર્શન વધારે કરે તેમ તે બહુ ફેર પડી જાય એટલે આપડી આજ્ઞા પ્રમાણે ચાલે તો બહુ કામ નીકળી જાય ગામમાં પાંચ માણસ જ્ઞાન તમે આપો છો એ ખુલ્લું બધા રૂબરૂ આપો છો એ લોકો દુરુપયોગ કરશે તો સી રીતે ઉપયોગ કરશે ત્યાં કરતા તમે બોલાવો છો એ બોલાવે હાથમાં એટલે કશું બે જુદું જ પડી જાય ને કે આત્મા આત્મા જુદું જ ના આપે કોણ બોલાવનાર શ્રદ્ધાની મૂર્તિ જોઈએ શ્રદ્ધાની મૂર્તિ જોઈએ અધોણે પણ શ્રદ્ધા આવે એવી છૂટું પડેલું હોવું જોઈએ ના એટલે છૂટું પડેલું હોવું જોઈએ પછી ઉપરાંત શ્રદ્ધાની મૂર્તિ હોય છે અજવાણે લઈ શ્રદ્ધા બેસી જાય શ્રદ્ધા ની મૂર્તિ કોક વખત ચાલો રાગ જ્ઞાન કામ નથી કરતું બોલાવનાર શ્રદ્ધાની મૂર્તિ હોય છે અશ્રદ્ધા જ ના થાય એવી શ્રદ્ધાની મૂર્તિ આવી આ તો તારા ઘરના માણસ ને શ્રદ્ધા નહીં દે તારી પછી બીજા શ્રદ્ધા બે શ્રદ્ધા બે નહીં તો હજી જ્ઞાન કામ કરે જ્ઞાન કામ કરતું નથી શ્રદ્ધા કામ કરે શ્રદ્ધા ક્યારે પૂર્ણ દશા હોય ત્યારે શ્રદ્ધા રહે અધૂરા પર શ્રદ્ધા છે બે વાત એમને સમજાવો ક્રોધ ક્રોધ ક્યારે કેવાય એની વ્યાખ્યા હોય ના હોય ક્રોધ ક્યારે હિંસક ભાવ આપણો હોય એની પાસે તારે ક્રોધ કેવાય શું કેવાય હિંસક ભાવ હોય તો ક્રોધ કેવાય તોતો હોય તોતો રાતે ગુસ્સે થયો હોય તો હવારમાં આપણું મન અકળેલું રે એવું રહે છે એમના મારા આત્માની એમને ખબર પડી ગઈ છે ગરમ થઈ ગયો તો બે ત્રણ દાડા સુધી શાંતો રહે બે ત્રણ દિવસ નહીં પણ બે ત્રણ કલાક રહે છે બે ત્રણ કલાક રહે છે બે ત્રણ દિવસ નથી રહેતો હા પણ બે ત્રણ આપણને કોઈક નુકસાન કરી ગયું હોય તે પછી ભૂલી ગયા આપણે ઓળખાણ ના હોય પંદર વર્ષ ભેગા થાય ત્યાર પછી ફરી ભેગો થાય એ તો યાદ આવે જાય નહીં ના જાય તો ત્યાં તો રહેતો નથી ને કશો તો રહે ભરેલો માલ છે નીકળી જાય છે નવો ભરાતો નથી તમે સમજ પડી નહીં તો ક્રોધ એકલો થાય ને ચિંતા થાય જોડે છે ચિંતા થાય છે ચિંતા ચિંતા એમ કે છે કે આ દાદા કરે છે તો આપના બેસી રે તો દાદા બધું કરશે ખરું એવું ભૈરામણા લઈ ટકે છે કરવાના છે આ બધા બહેરા એવું કયા કરે છે આ લોકોને કે બધું દાદા કરશે આ રામદાસભાઈ એવું છે કે દાદા કરશે એવું કરીને બેહી રહીએ તો કઈ બધું થાય ના જમવાનું કઈ દાદા જમવા મોટું મોટું કામ દાદા કરે બીજું બધું કામ પોતા મહેનત કરવું પડે બહુ ચિંતા કરે એટલે ભાઈ કેવું પડે ને ચિંતા કરતા જ નહીં તમને લાગે છે ના એ તો ચિંતા કરતા નથી તમને લાગે ના કરે ચિંતા કરનારું છે તો કેવું હોય ફૂંકાઈ ગયો એવું કોઈ માને ચિંતા કરશે ગુસ્સો ઇફેક્ટિવ અને કોઝિવ ગુસ્સો કોઝિવ ગુસ્સો બંધ કરી ફરી આવે નહીં પણ આ ઇફેક્ટિવ છે કોઈથી બંધ થાય નહીં દાદા એમાં એવું છે કે સર્વમિધમ દુઃખમ દુઃખમ ભગવાન બુદ્ધ એવું કહી ગયા કે બધે દુઃખ જ છે એટલે આ દુઃખ જ છે એમ કે છે એવું કહ્યું છે નહીં ચિંતામણ છે ભગવાન જ કહેવાય ને આમ પેલા ફૂટી જાય થાય ને ભગવાન કેવાય આખું જગત પ્યાલા ભૂલી જાય ને આત્મા ભૂલી જાય સાધુ ધીમે ધીમે બે બાજુ કઈ નાખવાનું એક બાજુ હા બરોબર ઠીક છે આશીર્વાદ આપો આશીર્વાદ આપો ગરમ બહુ થઈ જાય છે ગરમ થઈ જાય ને ગરમ થઈ જાય વાંધો નહીં રાખો કપટ કરે છે એનો વાંધો કપટ નો વાંધો ગરમ થાય તેનો વાંધો હા દાદા પણ તમારું જે જ્ઞાન આપો છે ને જ્ઞાન આ બંનેને જ્ઞાન આપો છે ને પછી આ લોકોનો ફાયદો બહુ થઈ જાય છે બહુ કારણ કે વારે વારે શું કે દાદા આવું છે તમારું નામ લઈને દાદા દવા આપો પુરુષો કઈ કાચા પડ્યા છે એવું છે પણ દાદા નું નામ લો પણ આ કે છે જેટલું જોરો એટલું બૂમ પાડો એવું કે છે કે છે બરોબર હવે આપણે નિશાળમાં તો એકડો કૂટી ગયા છે પણ તેને પાછો કે ફરતી બેરે બેરે કૂટાવો એમ કરે છે તો એટલે નિશાળમાં એકડો કૂટી રહ્યા છે પણ એને કે બેરે બેરે કૂટો એમ કે છે સારું છે જગાડના અમારા ધર્મ મજા છે ને જગાડના એક બેન માતા મહેમાન થયા હતા ને તે મને સત્સંગ માંથી બાર વાગે સુઈ ગયો આ જ્ઞાન થતા પહેલાની વાત કરી સર એ બેન એ બેન એવી બેન મહેમાન થયેલા એ બેન રઘવટ વાળી રઘવાટ વાળી તે વાગ્યા તારી એને તો પાંચ થઈ ગયા ત્યાં બંબો હરગા શું તમારા કરશે બધું મેં ઘડિયાળ જોયું અઢી વાગેલા શું બંબા બંબા હરગા છે કઈ રઘવા ત્યાં આખું ઘર રઘવાર રઘવાર રઘવાર રઘવાર છે ને પ્રકૃતિ જવાનું જાય નહીં પ્રકૃતિ પુરુષ ને ના જાય ને સ્ત્રી ને ના જાય એ ચવા પડ્યો નહીં એ ઠેર ઉભી પ્રકૃતિ જવા અહંકાર ના અહંકાર બહુ કરે નહીં અહંકાર ના કરે ધણી કદી મળે અહંકાર મળે તો દાદા પછી ઉઠું થવું પડે અમારે તો શું બોલે કારી મેળે શું સમજુ શું શું સમજુ કારી મેળે છે એવો અહંકાર કરે શું કરે એવો અહંકાર નહીં કરતો ચકમક એમાંથી જ્યોત પ્રગટે ચકમક જરે ચકમક જરે ત્યારે જ જ્યોત પ્રગટે હા ના એ તો દાદા જ્યોત પતરા હોય ને તે બધા ટકરે ટકરે ટકરે ટકરે ગોળ થઈ જાય તારે પણ આગળ શિવલિંગ થાય નીકળે શાલિંગ્રામ કેવાય હું કે ગઈ ગઈ ને ટકરાઈ ટકરાઈ ટકરાઈ ટકરાઈ પથરા ગોળ થાય પછી દાદા આપણા ઘરમાં મોટું સ્થાન પ્રાપ્ત કરે પછી ઘરમાં મોટું સ્થાન પ્રાપ્ત હા ત્યાર પછી એની કિંમત ચાલી ગ્રહ એવું ના બને એક તો પારસ લોખંડ ને હોનું બનાવે એક પોતાનો મોક્ષ માર્ગ અને બીજો મોક્ષ માર્ગ પારસ પારસ જ બનાવે પેલા ને પેલા ને હોવ પારસ બનાવે એ બીજા પોતાનો મોક્ષ માર્ગ પારસ થઈ ગયા ને કે હોરું થયા છે બીજું બધું ફોલોઅર્સ કહેવાય હા ફોલોઅર્સ એની પાછળ પાછળ ચાલીએ રસ્તો દેખાડે એને આગળ દેખાડનાર આપણે ચડનાર બીજું બોલું ફોલોઅર્સ કહેવાય દાદા દાદા ખાખર હોય છે ખાખર પલાસ કહીએ આપણે ખાખર કહીએ ને ખાખર ખાખર ખાખર પલાશ કે છે ને પલાશ આપણે પતરાળા બનાવીએ છીએ ને પતરાળા બનાવે છે ને પતરાળા પતરાળા બનાવે છે ને ખાખર ના એને ગમે તેટલી સુગંધ એને અડાડો એને કઈ અસર થતી નથી એને ગમે એટલી સુગંધી અડાડે તો કઈ અસર ના થાય ખાખરા ને એને પાન ને હા એની જોડે ચંદન નું ઝાડ ઉછેરા તો કઈ અસર ના થાય એની જોડે ચંદન નું ઝાડ હોય તો એને કઈ અસર ના થાય ઝાડ ને પાન ને ઝાડ ને અસર નહીં કરે એવું ખરું ખરે પારસ ઉપર વાત ને કે છે હા તે ના થાય દરેક જાતના લોક છે ખાખરાનો તમને કોઈ કહ્યું છે નહીં આ પ્રમાણે વાંચ્યું હતું આ બાજુ ખાખરા થતા નથી બોલાવે અભિપ્રાય છે ઓપિનિયન અને મધર લેંગ્વેજ જે ભાષામાં અભિપ્રાય આપે તે ભાષામાં ધર્મ થાય ઓપિનિયન આપે વજન વધાય આ ના કે તેનો વાંધો નઈ રાખે ને પણ એની પાસે આપણો અભિપ્રાય નહી રામજી ના કે છે ને આપડે આ કે છે અભિપ્રાય નહીં એવો ખરી ખારી થઈ હોય તે પૂછે કેવી હતી ખારી પણ આપણને ના લાગી જોઈએ અભિપ્રાય ના બેસો અભિપ્રાય થી આ મન with the father and mother of mind, opinion is father father and language is હા અમારું જાતે જોઈને કહીએ છીએ મનનો લોકગણ ભગવાન બનાવ્યું ભગવાન બનાવેલો બરોબર છે કહ્યું સારું બનાવ્યું તારું ને તેથી તને મળતા હશે મળતા હશે કે ના આવે નહીં તો ભગત ને તો મન શું કે હેડો મુસાઈ કરવા દે એવું હોય એવું ભગત તો ના હોય તમારું જ બનાવેલું છે શું છે ભગત થયેલા તો આના ભગત છે બધી પરિણામ વખતે ભગત છો ચાલો તારીખ પંદર નવ ત્યાંસી મહાત્મા પંચમભાઈ પટેલ ત્યાં વાસણા સવારે આ તો કશું મોટી વાત તો ત્યાં છે અર્પણ કર્યા પછી વાપરો એવું કહેવા બધા એનો મારા પણ નો ભાવ કાઢી નાખો તમારું મારું નહીં અર્પણ કરજો પછી વાપરો એનું કઈ લઈ જવું નથી એમ ગાડી લઈ જવાના દીખ હોય જ્ઞાની કુશળતા કહેવાય પૈસાની જીત હોય વ્યક્તિની જીત હોય માલની જીત કહેવાય જીવવાની જીત હોય મરવાની જીત હોય પોતાની જીતાય કહેવાય હર